એ આવો આવો વાર્તા સાંભળવા આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો હીર આવી છે નચિકેતા દેવી આવ્યા છે ધર્માદિત્ય આવ્યો છે વાહ ભાઈ વાહ સાંભળો આજે હું તમને બિક્કણ સસલીની વાર્તા કહેવાનો છું સાંભળો એક વનમાં એક સસલી રહેતી હતી પણ એ બિચારી સ્વભાવે બહુ બિક્કણ હતી હો જરીક નાનો સરખો અવાજ થાય કે તરત જ સંતાઈ જાય ક્યારેક ઝાડની પાછળ સંતાઈ જાય ને ક્યારેક પથ્થરની પાછળ સંતાઈ જાય આ બીકને કારણે તો એ પૂરું ખાઈ નહોતી શકતી કે પૂરું પાણી એ નહોતી પી શકતી બોલો એને તો બિચારીને પળવારની એ શાંતિ નહીં બીકમાં ને બીકમાં ફફડ ફફડ થયા કરે એકવાર એ ખોરાક માટે એ વનમાં ફરી રહી હતી બીકથી એ ફફડી રહી હતી હો પણ પણ એને એવી ભૂખ કકડીને લાગી કે ખોરાક શોધ્યા વગર છૂટકોય નહોતો હવે ભાઈ એ જે ઝાડ નીચે ફરી રહી હતી ને એ બોરનું ઝાડ હતું તમે બધાએ બોર ખાધા છે ને હા મને ખબર છે એ બોરના ઝાડ ઉપરથી એક પાક્કું મોટું બોર સસલી ઉપર પડ્યું ટપ કરતું અને સસલી તો એની સાથે ચમકીને ભાગી જીવ લઈને દોડ્યો બહુ બીક લાગી એને તો એને આમ ભાગતી જોઈને ત્યાં ફરતા એક હાથીએ પૂછ્યું એ સસલીબાઈ એ સસલીબાઈ ક્યાં ભાગો છો સસલી ભાગતા ભાગતા બોલી ભાગો રે ભાગો ભાગો રે ભાગો આભ પડ્યું છે આભ પડ્યું છે સસલી ભાગતા ભાગતા બોલી આ સાંભળીને હાથી પણ ગભરાયો અને એ તો પોતાની પૂંછડી ઊંચી લઈને દોડવા લાગ્યો ભાગ્યો એ પણ પછી તો ગભરાટમાં સસલી ભાગતી જાય અને એક સરખું બોલતી જાય હો ભાગો રે ભાગો આબ પડ્યું છે ભાગો રે ભાગો આબ પડ્યું છે સસલી આમ હાથીને ભાગતી જોઈ અને પછી રીંચે ભાગ્યું સસલીએ ભાગી એ બંનેને જોઈને વાંદરાય ભાગ્યા અને એને જોઈને પછી તો બધા જ ભાગ્યા હો સિંહ ભાગ્યો વાઘ ભાગ્યો વરુ ભાગ્યું સુવર ભાગ્યો અરે દીપડો ને ગેંડો ને બધા પ્રાણીઓ ભાગ્યા હો એમને એમ કે કાંઈક આભ પડ્યું આ બધી ધમાલ જોઈ અને શિયાળ પૂછવા લાગ્યું અરે તમે બધા ક્યાં ભાગો છો બધા કે આભ તૂટી પડ્યું છે આભ તૂટી પડ્યું છે તું એ ભાગ શિયાળ નહીતર તારી ઉપર એ પડશે શિયાળને તો ભારે આશ્ચર્ય થયું એણે ઊંચે જોયું તો આભ તો એની જગ્યાએ જ હતું એટલે એણે દોડતા દોડતા સિંહને પૂછ્યું મહારાજ તમે જરા ઊભા તો રહો એને ઊંચે તો જુઓ આભ તો એની જગ્યાએ જ છે સિંહ તો ઊભો રહ્યો એટલે બધા ઊભા રહી ગયા સિંહે ઊંચે જોયું તો હાફ તો એની જગ્યાએ જ હતું <laughs> અરે પેલી બિક્કણ સસલીએ આપણને બધાને ખોટે ખોટા બીવડાવી માર્યા બધા પ્રાણીઓ હસી પડ્યા રી છે હસી પડ્યું દીપડો હસી પડ્યો અને પછી બધા તો પોત પોતાને રસ્તે ચાલ્યા ગયા અરે ભાઈ આ તે કાંઈ પડતું હશે પણ સસલીએ આપણને બીવડાવી માર્યા પણ આપણી પેલી સસલી તો બીકની મારી સંતાઈ જ ગઈ એટલે ભાઈ બીકણ માણસો કે એની વાત ક્યારેય માનવાની નહીં નહીતર આપણે આ બધા પ્રાણીઓ જેવા મૂરખ ઠરીએ બરાબર ને બહાદુર થઈને હેને મજા મજા કરવાની બરાબર ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશ